એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરેન્દ્રનગરમાં બેઠા બેઠા સિદ્ધાર્થભાઈ વાર્તા સાંભળે છે આવો આવો સિદ્ધાર્થભાઈ આજે છે ને આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મકનો ને રાક્ષસ એક ગરીબ ડોશી હતી એને એક દીકરો હતો મકનો એનું નામ પેલા તો બહુ પૈસાદાર હતા પણ મકનાનો બાપ મરી ગયો અને કોઈ કમાનાર ન રહ્યું ડોશી તો દળણા દળીને માં દીકરાનું પેટ ભરે અને મકનાને ભણાવે બે પાંચ વર્ષ ગયા મકનો મોટો થયો એટલે ડોશી કે બેટા ક્યાંક કમાવા તો જા હવે તો મોટો થયો હવે દળના દળી દળીને તો મારા હાથ થાય કા મકનો કે પણ ગાડી ભાડાના પૈસા ક્યાં છે તે જાઓ એમ હોય તો થોડાક રૂપિયા આપ અને સાથે ખાવાનું ઘર ભરી દે ડોશી કે રૂપિયા તો ઘરમાં ક્યાં છે આ એક ગાય છે બજારે જા અને વેચી નાખ જેટલા રૂપિયા આવે એટલા ગાંઠે બાંધીને જા છોકરો તો ગાય લઈને બજારે વેચવા ચાલ્યો કોઈ કે એલા છોકરા આવી ગાયને તે કોણ લેવાનું હતું જોને એના વાંકા ચૂકા શિંગડા અને જાડુ એવું પૂછડું તો વળી બીજો કે બાપુ આ ઘરડી ઘોડીના તો બે દોકડાઈ ન આપું આ ગાયને રાખીને શું કરીએ બીજો કે જોઈતા હોય તો બે રૂપિયા છે બાકી ગાયમાં તો કાંઈ માલ નથી આ તો તારા બાપનો ઓળખી તો છું તે રાખી લઉં છોકરાને તો કાંઈ ગમ્યું નહીં એ તો કે એમ કાંઈ બે દોકડામાં ને બે રૂપિયામાં તે ગાય નાખી દેવાતી હશે છોકરો તો ગાયને લઈને પાછો વળ્યો રસ્તે એક રાતા બિયા વેચવા વાળો મળ્યો બી હોય ને ઝાડના લેવા છે કોઈને રાતા બિયા છોકરો કે એલા બતાવતો ખરો બાપુ એ તારું કામ નહીં એ બિયા તો સોન વેલના છે એ કાંઈ તું ન લઈ શકે હવે ભાઈ બતાવ તો ખરો બિયાવાળાએ બિયા બતાવ્યા કેવા મજાના સુંદર સુંદર બિયા ગોળ મજાના લાલ લાલ હો છોકરો કે આલે આ ગાય તને આપું તારે જેટલા દેવા હોય તેટલા સોનવેલના બિયા દે બી વાળાએ ચાર પાંચ બિયા આપ્યા એને ગાય આપીને છોકરો તો ઘેર આવ્યો માં કે કાં ગાયનું શું ઉપજું છોકરો કે આ જોતો કેવા સરસ મજાના બિયા છે ગાય આપીને લાવ્યો છું હો માં માં તો બચારી દાજે બળી અરે મુઆ આ બિયાના તે શું રોટલા થશે રોયા ઘરમાં માટલીમાં તો લોટ નથી ને બિયાને મારે શું બાળવા છે એક પાસેર દૂધ દેનારી ગાય નહીં આપી આવ્યો તું તો માએ ચીડાઈને બિયાને બારીએથી બહાર નાખી દીધા માં દીકરો ભૂખ્યા તરસ્યા સૂઈ ગયા સવાર પડીને સુરત દાદા ઉગ્યા છાપરામાંથી ચાંદરડા દેખાયા પણ બારીએ જુએ તો અંધારું આ બારી તો ઉઘાડી છે ને હજી એમાંથી અજવાળું કેમ નથી આવતું અરે શું કોઈ આડું આવીને ઊભું છે છોકરો કે બાબા એ તો ગઈ રાતમાં ત્યાં એક ઝાડ ઉગી ગયું છે અહા ઝાડનું થડ કાંઈ જાડું છે બારીને તો સાવ ઢાંકી દીધી છે અને જોતો ખરી ઝાડ તો ઠેઠ આકાશે ચડ્યું છે આકાશે ઓહો હો એની બા કે એલા હા હો મકના પેલા બિલ આવ્યો હતો તેનું તો નહીં હોય એનું જશે મા એનું જશે મકનો કે બા હું ઝાડ પર ચડીને આકાશમાં જાઉં કહે છે કે ત્યાં સોનાની રેતીવાળી નદીઓ છે ને રૂપાના કાંઠા છે એમાં પાણીને બદલે દૂધ વહે છે એવું કહે છે માં કે ત્યારે જા તું તારે સોનાની રેતી હોય તો લઈ આવ એવું મળે તો તો આપણું દુઃખ ટળે મકનો તો ચટપટ ચટપટ કરતો ઝાડ ઉપર ચડ્યો માં તો એને જોઈ રહી ઘડીકમાં તો ક્યાંય નો ક્યાંય ચડી ગયો ઊંચે ઊંચે વાદળ તરફ ચડે જાય ખૂબ ખૂબ ઊંચે ચડ્યો એક નાનકડા પતંગ જેવડો થયો એ તો પછી તો સાવ કાળા ટપકા જેવડો થઈ ગયો અને પછી વાદળમાં ચડી ગયો ઠેઠ ઝાડને છેલ્લે પાંદડે અડ્યો અને આકાશમાં પગ મૂક્યો મકનો તો જોતા વેત જ ખુશ ખુશ થઈ ગયો રૂપાના મજાના રસ્તા સોનાથી બાંધેલા ચારે કોર લીલા લીલા બાગ ને બગીચા બગીચા બગીચા ફુવારા ને હોજ હોજમાં રંગીન માછલીઓ મકનો તો ખુશ ખુશ થઈ ગયો કોઈ દિવસ જોયેલું નહીં એવું જોતો જોતો મકનો આગળ ચાલ્યો સામે કિલ્લો આવ્યો મોટો જબર કિલ્લો મોટા જબર એના દરવાજા અને બારણા મકનો કે ચાલ જોઉં તો ખરો કે કિલ્લામાં કોણ રહે છે હળવે તે બારણું ઉઘાડીને અંદર જાય ત્યાં તો કોઈ ન મળે એક માખીએ બણબણે નહીં બધું ચૂપચાપ પંખીએ ન બોલે મકનો કે આ તો કોઈ રાક્ષસનું રહેઠાણ લાગે છે એ તો આગળ ને આગળ ચાલ્યો મોટા બાગ વચ્ચે એક મહેલ હતો મહેલને સાત માળ હતા મકનો પહેલા માળે ગયો કોઈ નહીં બીજા માળે ગયો તો કોઈ નહીં ઠેઠ સાતમા માળે ગયો ત્યાં તો એક છોકરી બેઠેલી મકનાને જોઈને છોકરી કે એલા કોણ છો અહીં ક્યાંથી આવ્યા આ તો રાક્ષસનો દેશ છે મકનો કે હું તો માણસ છું ને પૃથ્વી ઉપરથી આવ્યો છું છોકરી કે કયે રસ્તેથી આવ્યો અહીં આકાશમાં તો કોઈથી નથી અવાતું મકનો કે પેલા ઝાડે ચડીને આવ્યો મારા ઘર પાસે ઉગ્યું છે એટલામાં રાક્ષસ આવતો સંભળાયો ધમ ધમ ધમ આકાશ ગાજવા લાગ્યું અને કિલ્લો પણ જાણે હચમચવા લાગ્યો હો છોકરી કે એલા ભાગજે નહીં તો મયરો સમજજે મકનો કે હવે ક્યાં જાવ ભાગું તો તો રાક્ષસ સામો મળે ને મને મારી જ નાખે છોકરી કે ત્યારે સંતાઈ જા મારા કબાટમાં મકનો તો ઝટપટ ઝટપટ સંતાઈ ગયો ત્યાં તો રાક્ષસ આવ્યો માણસ ગંધાય માણસ ખાવ માણસ ગંધાય માણસ ખાવ ક્યાં છે માણસ અહીં કોઈ ગંધાય છે રાક્ષસની આંખ તો લાલ ચોળ છોકરી કે અહીં માણસ કેવો આ તો અમરથી કોઈ કાગડા એ માંસના કટકા લાવ્યા હશે એની વાસ આવે છે રાક્ષસે તો ખૂબ ખૂબ ખાધું કેટલીય દાળ કેટલું શાક અને એટલા બધા લાડવા ખાધા પછી રાક્ષસ કે એલી લાવ પેલી રૂપિયાની કોથળી છોકરી તો એક મોટો જબરો કોથળો ઉપાડી લાવી રાક્ષસ રૂપિયા ગણવા બેઠો ગણતા ગણતા ગણતા જોખા આવવા લાગ્યા એને ખૂબ ખૂબ ખાધું હતું તે આવે જ ને મકનો કબાટની તળમાંથી બધું જોતો હતો મકનો કે આ રાક્ષસ ઊંઘવા લાગ્યો છે હવે ભાગી જવાનો ઠીક લાગ છે ધીમેથી કબાટ ઉઘાડીને બહાર આવ્યો અને હળવેથી રૂપિયાનો કોથળો ખભે ઉપાડ્યો ને ભાગ્યો ઝાડ પાસે જઈને એના ઉપરથી એકદમ નીચે ઉતરો મોટો કોથળો ભરીને રૂપિયા આવ્યા તે એની માં તો ખુશ ખુશ થઈ ગઈ એણે રૂપિયા પટારામાં મૂકી દીધા અને બે ચાર રૂપિયા લઈને બજારે જઈને ઝટપટ ઘી ગોળ લઈ આવીને લાપસી કરી માં ને દીકરો ઘડીકમાં પૈસાદાર થઈ ગયા હો થોડાક દિવસ ગયા એટલે મકનો કે ચાલને એકવાર ફરી આકાશમાં જઈ આવું આ રૂપિયા તો ખૂટવા આવ્યા એટલે એ તો પાછો ઝાડ ઉપર ચડીને ઠેઠ આકાશમાં ગયો પાછો રાક્ષસના કિલ્લામાં ગયો ને પેલી છોકરી સાથે વાતો કરવા લાગ્યો વળી પાછો કેમ આવ્યો છોકરીએ કીધું પૈસા ખૂટ્યા છે હવે તો સોનું રૂપું ને હીરા લઈ જવા આવ્યો છું વાહ ચાલે છે ત્યાં તો રાક્ષસનો અવાજ સંભળાયો માણસ ગંધાય માણસ ખાવ માણસ ગંધાય માણસ ખાવ મકનો તો પાછો કબાટમાં સંતાઈ ગયો રાક્ષસ આવ્યો ને ખૂબ ખાધું લાડવાનો તો મોટો ઢગલો પછી કે લાવ પેલી કુકડી છોકરીએ કુકડી લાવી રાક્ષસ કે કુકડી કુકડી ઈંડું મુક કુકડી કુકડી ઈંડું મુક ત્યાં તો કુકડીએ સોનાના બે ઈંડા મૂક્યા મકનો કબાટમાં કબાટની તળમાંથી જોઈને મનમાં કે આ રાક્ષસ જો જરાક ઊંઘી જાય તો કુકડી જ ઉપાડી જાવ ત્યાં તો રાક્ષસ જોકે ચડી ગયો અને મકનો કુકડી લઈને ભાગ્યો સડેડાટ કરતો ઝાડ ઉપર થઈને મકનો નીચે ઉતરી ગયો માં કે રોયા આમાં તે શું લાવ્યો આ તો કુકડી છે છોકરો કે કુકડી કુકડી ઈંડું મૂક કુકડી કુકડી ઈંડું મૂક ત્યાં તો કુકડીએ સોનાના બે ઈંડા મૂક્યા અને માં તો રાજી રાજી કુકડી તો જોઈએ એટલા ઈંડા મૂકે પછી મકનાને શાની ખોટ હે ભાઈ એ તો એક રાજા કરતા મોટો પૈસાદાર થઈ ગયો મોટા મોટા મેલ બાંધા અને ખાવા પીવા અને મોજ કરવા લાગ્યો પછી તો મકનાને પૈસાની કાંઈ કામી ન રહ્યો હો મકનો રાક્ષસને ભૂલી જવા આવ્યો ત્યાં એક દિવસ મકનો કે લાવ જાવ ને જોઉં તો ખરો કે પેલો રાક્ષસ શું કરે છે ઝાડ ઉપર ચડીને મકનો આકાશમાં ગયો રાક્ષસ તો રોજ રાહ જોઈને બેસે કે કોઈક મારી કોથળીને કુકડી લઈને ગયું છે તે આવે તો મારી જ નાખું મકનો કિલ્લામાં ગયો રાક્ષસ સંતાઈ રહેલો મકનો જ્યાં પેલી છોકરી સાથે વાત કરવા જાય તે તો હુ કરતો રાક્ષસ પાછળ આવ્યો મકનો તો જીવ લેતો ને ભાગ્યો ને જટ દેતો ને ઝાડ ઉપર પહોંચીને નીચે ઉતરવા લાગ્યો રાક્ષસ પાછળ પણ જાડું મોટું શરીર હાથીની સૂંઢ જેવા હાથ પગ ને ગોળી જેવડી ફાંડ લઈને તે કેટલુંક દોડાય રાક્ષસ ઝાડ પાસે આવ્યો તે તો મકનો અડધે પહોંચ્યો અને રાક્ષસ ઝાડ ઉપર પગ મૂકીને બે હાથ જેટલું નીચે ઉતરો તે તો મકનો ઠેઠ થડે પહોંચી ગયો ભાઈ રાક્ષસ તો સાવ ધીમે ધીમે ઝાડ ઉપરથી નીચે ઉતરવા લાગ્યો મકનાની માં કે એલા મકના રાક્ષસ હમણાં હેઠો આવ્યો હો તને ને મને બેવને જીવતા નહીં રહેવા દે કાંઈક ઉપાય કર નહીં તો મોત આવ્યું આપણું મકનો મોટી એવી કુહાડી લઈ આવ્યો ધડ ધડ ધડ ઝાડને કાપવા માંડ્યો ઝાડ આખું હલવા લાગ્યું ઉપર રહેલા રાક્ષસ ભાઈ પણ હલવા લાગ્યા રાક્ષસને બીક લાગી કે હેઠે તો પડીશ તો સોએ વર્ષ પૂરા થશે મારા એ તો પાછો ઝટપટ ઉપર ચડવા માંડો પણ ભારે શરીર ને ઉતાવળ પણ કેટલી થાય તે તો કટાક કરતો કડાકો થયો અને ભસ કરતા પડ્યા રાક્ષસભાઈ અને ત્યાં ને ત્યાં મરી ગયા પછી તો મકનાએ ખાધું પીધું ને મોજ કરી ભાઈ તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો